બધું મારી તબિયત કેમ થાય છે જોયું સાદું બધું કરનાર દાદા સાદું જ કરતા હતા પણ હવે આપની તબિયત એક્સિડન્ટ થયા પછી અમને એમ લાગે કે તમારી એક્સ્ટ્રા કાળજી લેવાવી જોઈએ નહીં પાંડે નહીં એ તો કોઈ ગયા અમે કહીએ કે આ કરજો અંજી લાવજો તે અંજી લાવજો એમ કહીએ જુદી વાત છે શું કહ્યું દાદા જુદાઈ ના માનશો બિલકુલ આ બિલકુલ જુદાઈ ના માનશો એક બે ને ત્રણ સમર્પણ છે છે એ હવે સમજાય ગયું માર્ગે કોઈ સલાહ ના આપવા આવે ઉકેલ પણ લાવો મેં તો પાર છે તમને કઈ ખોટ જવા નથી મને શું થાય મેં આવરણ થાય એક પૈ પણ બગડે મારાથી મને મારું બગડવાનું શું છે મારા ઘરમાં થી છે બગડવાનું પાછું પાછું માને દાદા તમારા નહીં આ પૈસા તમારા નહીં ગયો બગાડવું એ ગુનો છે હા દાદા મોટો ગુનો હા દાદા સારી જગ્યાએ વાપરવું હા દાદા હા દાદા સારી જગ્યા હા સારું આ સાહેબ ચાર માણસ નથી દસ હજાર રૂપિયા અમારે પછી જવા દસ હજાર અમારે અમારા ભાભી ના અને પચીસ હજાર સંકટી ના આપ્યા પચીસ હજાર પણ આધાર ધંધો જરૂર નથી ને અમે લોકો મનમાં થાય કે સંકુટી ભરતા પચીસ હજાર હું પાણી આવી પાણી ના લાવતો થોડી આવી હતી ભૈયા પચાસ પચાસ એકાવન એકાવન ડોલર આપે આ થોડી થોડા ભૈયા કનુભાઈ દેવી ને જમાઈ કરતો બગડે નહીં ખાસ તમે ભરવું જોઈએ જે લોકો અહીં દાન આપી શકતા નથી મદદ કરી શું કરવું જોઈએ મદદ કરી દે મદદ કરે સમજાયું હા દાદા મારાથી મદદ થઈ નથી હું વહેલા ચાલે કે આવી છે બે ત્રણ હપ્તા આપશો કે પાંચ પાંચસો રૂપિયા ને ત્યારે આમાં છે ને એરોપ્લેન એક મોકલ્યું દીપક ના અક્ષર વિજ્ઞાન આપડે આવી ગયો છતાં બાજુ અમને લોકો મોકલ્યું ત્રીસ રૂપિયા ખર્ચ કરો ત્રીસ રૂપિયા કદાચ તેનો વેપાર નથી એક દાદા એક બસો બસો એક દાદા કર્યા બસો એકાવન એટલે આ મોઘું કર્યું મોઘું થઈ ગયા આ બસો એકાવન છે થઈ ગયું બસો એકાવન બસો પોસ્ટ નો ખર્ચો વધવા પડ્યો આ પોસ્ટ નો ખર્ચો બધા આપવાનો આપતા ને ત્યાં કરવા ના કરવાનું આપણે જેને પેલું આપવાનું ને કચો પાઈને જગત કલ્યાણ નિમિત્ત બનવાનું દાદા એને આનંદ રે નાનકડું પણ એક નિમિત્ત બનવાનો આનંદ રે હા આનંદ ના થાય થોડી દેખાય ચલો એટલે જેને દાન ના આપતો તેને કેવું તમારે જો બધું ઉદ્ભવ લે તો અઢીસો નો ચાલે એકઠા કરે તો ચાલે ચાલુ કરે ઘણા મનમાં થાય કે આપવું પડે આપણે કોઈ દાદા આપીએ છીએ આપણે આજે દાદા જગત કલ્યાણના યજ્ઞમાં આટલી બધી દોડધામ કરીને આવું સરસ આપણને જ્ઞાન આપ્યું છે તો કમો કમ એ તો આપણે બેઠા આપું હા કઈ આપવું કઈ આપું તો માથે દેવું કઈ ઉપાય છે લોકો ખારીયા વાળા બધા કેટલા ગામમાં હતા બધા કેટલા પગે રાખવા બહુ સારો વસ્તુ સારો વસ્તુ ના ઈચ્છા કઈ વાંધો જ નહીં શું બાબા ભગવાન કર્યું કે મારો અહંકાર તમે લઈ લીધો મારો અહંકાર પોતાનો અહંકાર પોતે કેવી રીતે કાઢે મારો અહંકાર તમે લઈ લીધો મારો અહંકાર લઈ લીધો અહંકાર લઈ લે એ વિરાટ સ્વરૂપ એ વિરાટ સ્વરૂપ એ વિરાટ સ્વરૂપ હા દાદા અહંકાર આખો અર્જુન બધો આગળ ભાઈ નઈ અહંકાર લઈ એ તો દાદા ટૂંક સમય માટે વિરાટ દર્શન એ તો કાયમ વિરાટ દર્શન પેલું તો ટૂંક સમય માટે વિરાટ દર્શન કાયમ નું વિરાટ દર્શન કાયમ નું વિરાટ દર્શન કેટલા માણસ હા કેટલાય માણસ અર્જુન નું એ બધું અમુક વખત માં લઈ લીધો ને હા લઈ લીધું દાદા બધા કે બાબા જગત શક્તિ નથી કરતા હોય તો શક્તિ હોય ને કરતા હોય તો છે આ તો કરતા નથી કે કે બાબા શક્તિ નથી પેલા શું નરમ છે લખ્યું વિરાટ વિરાટ સમજાય ને અહંકાર લઈ લીધો ને ગુલાબી જે કઈ કેવા જાય ગુલાબી થઈ જાય અહંકાર ઉભો ગઈ જાય ہاں، گا تو جائے گا તમે બી ગોઠો છો ને ભગવાન ને ગોઠો ભગવાન ને ગોઠ તારે ઘરે તું મારી ક્લાસ ચલાવી જા મારે દખલ કરવાના આવી છે દાદા એવો પ્રેમ જોયો કે પ્રેમ ને વસ્ત થઈ ગયો પ્રેમ જોયો દાદા એવો કે એને વસ્ત થઈ ગયો પ્રેમ ના હોય ના એવો પ્રેમ ના હોય દાદા અલૌકિક પ્રેમ અલૌકિક પ્રેમ દાદા ગમે ત્યાં તો વસ થવાય છે દાદા જ્યાં વસ થવાતું ત્યાં જ વસ થવાય ને ગમે ત્યાં તો વસ થવાય જ નહીં ગમે ત્યાં તો વસ થવાય જ નહીં જ્યાં જગ્યા હોય ત્યાં જ વસ થવાય ને એમાં બેન કે છે હા ચાર કે મહિના મહિને કેમ જોયેલો કે કેમ જોયેલો દાદા કેમ જોયેલો મહિનો મહિનો રહે છે તમારે દાદા દાદા આખા બધા મહિનો રહ્યા મહિનો રહ્યા દર ભાઈ બાર દાદા રહેતો દસ બાર દાદા ત્યારે બીજા માસમાં કુદા કુદ ત્યારે ત્યાં જવું પડે આપડે તબેલા કોઈ બોલતું જ નહીં ના બોબડી બોબડી બંધ થઈ ગઈ આ- આ વખતે તબિયત વાળી બધે કોઈ આગ્રહ ના કરે કે અહીં આવો તેમ આવો એ તો જે તબેલા ને ભાઈ પેડલની અવાજ આવી. કે હારી કરી આ સેવા બહુ. કે મને બે જણા બહુ છે. એટલે ઘરને માણસ બધા ઘરના બધા જ માણસ એવો લાભ થયો ઘરને લાભ થયો બધા આનંદ રહે છે ધરવો ના દાદા હું કઉ છું પહેલેમાં બહુ જોરદાર રીતે કહ્યું અક્રમ માટે નહીં પણ આ લોકો બધાને કઉ છું અક્રમ માટે તો એટલે વધારે પડતું ગમે તેવું કષ્ટ આવે તો એ નહીં દાદા મંદિર ના જુદા મંદિર ના જુદા દર મહિને આપતા પુત્ર ને અઢીસો દર મહિને બાર ને ત્રણ હજાર રૂપિયા આપતો પુત્ર ને દર મહિને અઢીસો જ્ઞાનદાન ના જ્ઞાનદાન ના બાર મહિને પણ મને એનો આનંદ છે શું કહે છે ઘેર શ્રીમદ મહાત્મા દેશમાં નથી એને ઓછું કરે સારું ના થાય તો સાધર વાળો આ નોકરી છોડીને આવતો તમે રજા ના આપવા હું નોકરી પર નહીં આવું આવવાનો છે હું આવ્યો ત્યારથી જ હા બે અને ત્રીજો અને ચોથા મારે પેલો એ લલિત લલિત ખોટે નહીં નોકરી જ નહીં કરતા આપું એમને પછી કઉ પોણસો પાછા લાવજો પછી લખી રહ્યો પોણસો પાછા પચીસ પાછા વ્યવસ્થા લેવું હતું મન ભિખારી મન ભિખારી મન દેખાયું પછી પણ પૂછી લેજો મતલબ કે તમારું મન દેખાય નથી તમે રાતે જ મેં કોઈ જગ્યાએ રાતે છે એટલે તપાસ કરી કે મંદિરમાં આપવાનું હોય તો અધિકારી મળી મંદિર માં પહોંચતા વાહ કરે તો બચવા વાહ વાહ વાહ વાહ પેલું ગમે નઈ કોણ રાહા કરે આપડે રાહા કરે હવે થોડી થોડી હું આ બોલું કઉ છું કા એને સંતોષ આત્મ સંતોષ થાય શું કહ્યું આત્મ સંતોષ મેં તો એને આવું ના બોલે તો પેલા મને મારું શું થાય મેં તો બોલે નહીં મંદિર ખુશ થઈ ગયો તારું મંદિર જઈને આવી સ્થિતિમાં આવી પરિસ્થિતિમાં મારું મંદિર જઈને ખુશ થઈ ગયું તમે તો રાજા મને બધું આપી દીધેલું એને સાડા બાર લાખ રૂપિયા આપ્યા પછી બે બંગલા તમારે કે બધું હું જ તમારું કે છે તમે સમજાય ને આ ગરીબાનો ન્યાય તો કરો જોઈએ તમે શું કરો છો હે સાચી નથી મનમાં સારું લાગે દાદાજી Thank you. દાદાજી મેં એમને એમ કહ્યું કે તમારો ભાવ સવાયો પૂરો કરજો તમારો ભાવ સવાયા પૂરો કરજો અત્યારે તમારા ભાઈ નો જબરદસ્ત માણસો સારા દાયા મને કે છે આ બધા દાન આપે છે હું દાન નથી અપાતું મારે રહીને મને ઉપાધિ રહે મારી પરિસ્થિતિ એવી નથી કે ઉપાધિ કરવાનું શું કામ થાય દાદા માગતા ને દાદા ઈચ્છા નથી તું આનંદ માં કામ જોઈએ આનંદ માં રહ્યું પછી એને સમય એક લાખ ના હાથે ધરાઈ ગયા એક લાખ ને સાહીઠ હજાર પ્રોજેક્ટ કર્યો એમાં એક લાખ હાથે ધરાઈ ગયા બધા અહીં આપતા આવ્યો દાદા ફરી અપાય ના અપાય સમજી ગયો આપડે લો ખાય પછી જમે રાખે એટલે અત્યારે આગળ નથી કે ભાઈ આશીર્વાદ લઈ જતા બેંક છે બેંક માં છે જ છે આવું ના હોય તમે કેમ લાગે અમારો ન્યાય બરાબર છે દાદા બરાબર એક લાખ હાથી મારી મહાલક્ષ્મી ના આપ દાદા મારી મહાલક્ષ્મી તો આપ છો મહાલક્ષ્મી તો આપ ક્યો કે છે એ તો આપણી સાથે આટલો આનંદ છે જ્યોતિ આ સ્વરૂપ શું કિંમત જ ના થાય એની કિંમત Right. બીજું હા એ તો દાદા બીજું તો આપ આપો જ ઘણું આપો છો આ પ્રસાદ દાદા બને ગયા તો પ્રસાદ એ દાદા કે છે બહુ ડીપ વસ્તુ ના માનું સમજી ગયો ના બરાબર સમજી ગયા મંદિર માં તમે ખબર છે દાદા એ કાયદા આપડે કાયદો માનીએ વ્યવસ્થિત કર્યો વ્યવસ્થિત કર્યો ખોટું નથી સારું નથી વ્યવસ્થિત પદ્ધત ઘરમાં થઈ જશે જવું પડ્યું આખું લોકોની ઘરે બધું જવાનું કિંમત બહાર ના પડે તમે તરત કોઈ દેતા વસતી કોઈ ના પડે ને હું આમ લીધું રાત તોડી દેવું જોઈએ તોડતા નથી અમે તરત તોડી દેતા દાદા આપની વાત સાચી છે ઓછા પૈસા જીવા એટલે ભાવ ઉતરી જાય માણસ મન ઉતરી જાય પૈસા ની કહેવાની જરૂર જ નહીં તોડે બહાર ના પાડીએ ને લઈ જઈએ બરાબર બહાર ના પાડીએ ના પડે હા તો મારા માટે આટલા મળી ગયું દાદા એ સ્ત્રી તરતર તોડી લે એટલે એ કપટ એટલે તોડી લે એ કપટ એટલે તોડી લે પ્રાઇસ ફાયદો થાય વેપાર હોય તો કપટ છે જાગૃતિ કહેવાય અમારો માણસ ધારો કે સામો માણસ પૂછે કે કેટલા નું આવ્યું ત્યારે શું જવાબ આપવો હા દાદા એવું જાય એ કપટ ના કહેવાય મફત આપી તેને પૂછે નહીં કોઈ ના ના પૂછે પૂછે ને જુઠ્ઠું બોલી ના કોઈ પૂછે નહીં پڑھا تو من کی اتری نہ جائے یہ جاگتی ہے نا نقصان گاجا گی એને આનંદ રે પહેરવામાં પહેરવામાં આનંદ રે હા એટલે હવે મને આઠ રૂપિયા થાય હા કે એવું એ લાવે એવું લાવે હા પછી મને કોઈ કે આ દસ પોણો મળી છે એટલે પેલું મને કિંમત એની ઉતરી જાય સમજણવાર ને જોયા નહીં બરાબર છે દાદા વેપારીઓ જોયા સમજણ કઈ લાવે સમજણ ક્યાંથી લાવે સમજણ લાવે કઈ વેપારીઓ છે એ સમજે કે અમને સારા ઘર સમજણ પડે સમજણ ના જગત માં સારા થાય સમજણ હોય પોવાણ જ ના હોય ને ખાવાની બોર નથી હોય જગત બરાબર પગલે ને પગલે દાદા એટલે જ ભૂલ છે દાદા સમજણ ન હોવાથી જ ડગલે ને પગલે ભૂલો થયા કરે બધું સમજણ નહીં તેથી રખડાયા કરે ને બરાબર માની બેઠી સમજણ બરાબર વેપારીઓ અંધેવા છે મિનિમલ છે તેઓ જમશે દાળ ભાત જમશે નહીં ત્યાં છૂટી જશે એટલું તમે કાપી લીધું જાગૃતિ કહેવાય ના આનંદ રહે અને કહી દે ભાવ તો આનંદ તૂટી જાય કેમ બાબત આનંદ રહે ના રહે લાવીને એમને આપ્યું હોય હા દાદા હો ત્રીસ ત્રીસમાં હા દાદા એમને તો હો કહો હા મને પછી ખબર પડે કે આ તો ત્રીસ માં જ લાયા હતા અને મને તો સો કયા પડવાના જેવું છે એ પડી જાય ત્યાર પછી મને સીધું રિએક્શન આવે એટલે કિંમત ઉપર આનંદ છે કિંમત ઉપર કિંમત ઉપર તમારે જવાબ નથી આપણે ઘણી વાર આપડે પકડી જઈએ અમારે બધા કહ્યું કે અમે ઘેર વાપરી એવી જ છે અમે ફેર નથી હા દાદા કોઈ જાતનો ફેર નથી કોઈ જાતનો એક ક્યાંક ડોલર માં એવું ના એ તો બરાબર છે ડોલર માં દાદા એક ડોલર માં એક ડોલર માં હવે બોલાય નહીં બોલે હવા બોલ્યા તો દીધા અમને કઈ મને અમને કહ્યું કે સમજી નહીં અવાજ મળી એટલે મેં કહ્યું તમે સમજે તમારું કામ કમ્પેર ને કોન્ટ્રાસ્ટ ના આવડે એમ બધાને ભૂલવા જોયેલા મજામાં છે પણ એને ટેવ પડી છે પછી વધારે વધારે થશે બધી એ તમે મારી કદર કરી આમ તમે કદર ના કરી હોય કિંમત સમજે પોતાની જાતની કિંમત એવી કે છે નહીં ખાસ એ તો નિમિત્ત છે શું કહ્યું પણ એ એવું સમજી લે ને અહંકાર કરો જ્ઞાન ના એટલે ઓકે દાદા શૈલેષ મને એમ ભાડું નાડું ઊંધી ના બગડે સામો બગડે નહીં એની ખાસ કાળજી રાખો તમે સામો બગડે નહીં એનું ખાસ ધ્યાન રાખો ધ્યાન રાખો નહીં તો બગડી જ જાય આપડે ખોટું એન્ગેજમેન્ટ થઈ જાય અમે કેવું કિંમતી બ્રેક અમારો દુધિયા સાલમાં મળે નહીં દાદા તમારે માટે તો વસ્તુ લેવાની હોય ને તો સવારે પૈસા આપીને લેવાનું મન થાય તમારે માટે અમને સેલમાં લેવાનું જ ના ગમે દાદા અમે ઇન્ડિયા જઈએ છીએ ને ઇન્ડિયા તો અમે કવિ ને થોડું થોડું આપીએ જ છીએ પછી પૂછતા નથી આપને કવિ બે ત્રણ હજાર બે ત્રણ હજાર ચાર હજાર ડોલર એવું વખતે આપીએ જ છીએ ચાર પાંચ હજાર સુધી એવું ના કરશું મારા માણસો બધા બગાડી અરે દારૂ પીએ તો તમને સમજણ ના પડે બધું ઊંધું ક્યાં કરે છે અરે કેસેટ આપી ને ના ડોલર નથી આપ્યા ડોલર નહીં રૂપિયા પણ હજાર ડોલર ના ના ના બસો રૂપિયા બસો ડોલર દાદા તમે શું બોલે ડોલર બોલે ના ના દાદાજી હું છે ને એટલા એટલા જ દાદા એનો વાંધો નહીં બે હજાર તો દાખલ બધો બગડી જાય દાખલો સત્સંગ આ સમજણ છે ને તે એમની સમજણ નથી બરાબર જે છે તે હા દાદા પૂર્વભાવ ના ભાવ નહીં ગોઠવણી અને ગોઠવણી નામ આપવું બરાબર એ બધી એમની સમજણ છે બરાબર એ બક્ષિસ જ ને દાદા એ પૂર્વ ભાવ ની જ કેવાય ને બીજું શું વળી હોય જ નહીં દાદા હોય જ નહીં એ બધી અક્કલ એ પૂર્વ ભાવ નું જ છે ને જ્ઞાન એ સમજણ કહેવાય બાકી આ સમજણ જ્ઞાન એ સમજણ આ તો પૂરો બહુ બરાબર દાદા એ લોકો અમે એમને પૂછીએ એમને એમ જે કઈ હોય તો અમે પૂછીએ નહીં પૂછીએ નહીં બરાબર સમજણ છે અમુક જાતની પૂર્વ લાયા છે વાત કરીએ ને બીજું તેમને કેટલો કોર્સ કરવા માટે કરીએ મન ઠેકાણા ના હોય ત્યારે કોર્સ કરવું પડે ને એ તો નિયમ છે દરેક મારે પેલું મહાજ ડિસ્પ્લે થઈ ગયો વાતચીત કરું છું ખુશ થઈ જાય જો પેલી ધોતી સારી હોય અત્યારે હું જાણી સારું છે તમને સમજ પડે દાદા સમજતા છે બધું દાદા બધું સમજી શકે એ તો ખબર હોય ને દાદા જાણે બધું દાદા દાદા બધું જાણી જાય તો ખ્યાલ આવે દાદા દાદા બધું જાણે ધીમે ધીમે કામ લઈએ બગડે બગડી સુધારવા માટે પ્રયત્ન કર્યા મારી જોડે લાભ ના થયો શું કહું શું કહું ના કે મારામાં તો ખબર જેવું છે દેખાય દેખાય આગળ અને પાછળ વાંચ્યો <laughs> પાછળ નાખો નહીં દાદા દારૂ બસ બરાબર પણ કંઈ ટાઈમ મળે બધા પણ એ જયારે તરુલતા ને કપટ બધી દેખાય એવા માંડી ને ગયા વર્ષે ગીતા વાંચ્યા પછી તો એને કબૂલ કરતા કરતા તને રડવું આવ્યું ને એને બહુ તોફાન તોફાન થયા ત્યારે પછી તાળી પડી ખુલ્યું ખુલ્યું હા ખુલ્યા ત્યારે તો દાદા એને તો એટલું બધું દુઃખ થયેલું પછી તાળી પડી ગઈ હવે તાળી પડી ગઈ થાય મેં નીકળી જાય થોડું પોતાની જાત માટે કબુલાય જ નહીં કે હું આવી છું એમ એ તો માને ના મનાયું પછી જેમ જેમ ગળતરાઓ થઈ બધું ઉઘાડ પડ્યો બહુ દાદા એક વર્ષ મંથન ચાલ્યું એક વર્ષ ખરું કર્યું ખરું કર્યું પછી મારી દ્રષ્ટિમાં સ્વાગત આપું માપું માપું સ્વાગત હું આપું એને ખબર ના હોય તમે આટલી ધીરજ કેવી રીતે લઈ શકો મને ધીરજ હોય બધું આ ધીરજ હોય જ નહીં મારા દાદા તમે તો કેટલો બધો કચરો દરેક મહાત્મામાં જુઓ તમારી કેમનું સહન થાય એટલું સહન ના થાય પણ એને સહન થાય પણ એનો ઉપાય કર્યા કરી અમને ઊંઘ ઊંઘ ના આવે હા તો આ જે સ્ત્રી મહાત્માઓ છે બધી સ્ત્રી મહાત્માઓ તે તો બધી એટલી દૂષણોથી ભરેલી છે તો આપને અકળામણ ના થાય ને જોતા અથડામણ થાય તો બધી કલ્યાણ ના થાય ને અમે જાણે કે આવું જ હોય ના અંદર અંદર પેલા આવું જ હોય એવું પુરુષ ને દેખીએ ત્યારે અમુક સમણ થાય એમાં કપટ વાળો હા તો કપટ નો બંધાર ستین جائے بڑوں خبر نکاڑے દાદા એ બધું કપટ કાઢે તો જ પતિવ્રત ધર્મ પડાય બરાબર આખી દુનિયા ઉઠા પણ આવી સિરિયલ અમારે ભાભી જોયેલું બધું હા દાદા બધું જોયેલું એમની લખી ભાભી મને શું કરવાના મને જ્ઞાન તો થયું ને હા હા તમને પોતાને બધાને ખબર ના પડે એમને ખબર ના પડે કેટલો બાલ પડે અમે કહીએ ત્યારે સમજ પડે દાદા આપ એને માલ જુઓ છો અને કરુલતા એને દોષિત જુએ છે એટલે ઘણી વાર બહુ દુઃખ થાય હવે મીના મીનામાં કોઈ દોષ માંથી જોવાઈ જાય આપ એને માલ તરીકે જુઓ અને હું દોષ તરીકે જોવાય બરાબર છે પણ એવું થઈ જાય થઈ જાય પ્રતિક્રમણ તો પોતાની વાત કરું છું કે આપને એમ દેખાય કે આવો માલ ભરેલો છે જયારે અમને એવો દેખાય કે આ દોષ ભરેલો છે ના અમે એવું જાણી કે સ્ત્રી જાતિ ના માલ હોય બરાબર સત્ય નો આવો મારો તે જ ઉધાર થતી હોય ને તમે અને દાદા તરુલતા સતી નથી પણ જયારે એને કબૂલ કરવું પડ્યું ત્યારે બહુ દુઃખ લાગ્યું આ તો બધી અસર અસર આ સ્ત્રીઓનું શું થાય મીઠાશ લગાડી બધું હતું બધું મીઠાશ લાગી ગયો પછી હજીવનો દૂધો બૂટો હોય તો બરાબર એવી આ સુવિધા પણ પાછળ દેખાય છે પરિણામ શું આવશે બરાબર એટલે પહેલા કુદરતે એવું રાખેલું ને કે ઘેર મા બાપ કરતા બંધ રહેવું બરાબર